ચોક્કસ જાણું છું કે નીરુ નહીં રહે એવું ચોક્કસ જાણું છું નીરુ ભંગ નહીં કરે એવો વિશ્વાસ હું જાણું છું શું હું જુદો નીરુ જુદા એની કાતરી રાખી પોતે એકદમ એકલું થવું જ નહીં કદાચ નીરુ નહીં ભૂખ ભૂખ લાગી છે ધીમે દાદા નવડાયા દાદા પોતાનું સરળ ચલાવવું ડાક્ટરે કહ્યું કે તમને દાદાજી ઈચ્છા છે દાદા કે દાદાને વિચાર કહેવાય એમાં તો કહીએ કેવું હોય મને એમ કહેવાય તમારી એક વાત ખબર છે નિર્વિધ વાત ખબર છે હું તો હા મને આવું ઠીક લાગે પછી આપનો હુકમ પછી આપનો હુકમ પેલા લખેલું શા છે પેલું લખેલું એ નહીં પેલા તો કરે કેટલું આવે છે ભાડું આવે એ રસીભાઈ વાપરવાના ઘર અને રસીભાઈ જરૂર ના હોય એ ઈરાદા ઘટે જ નહીં કરે પડી વ્યાજના ખાતા વ્યાજમાં જે વહીવટ કરી દેવું તો નવું દાદા બોલે છે એવું બીજો કરશે ખાધો છે de વળી કરતો ત્યાં જાય

છે અને દાદાજી એ નાખ્યું છે વ્યવસ્થિત પગવાડી નમસ્કાર નાખ્યો એ કરવા દેતા આપ્યા પતી જશે ધીમે ધીમે તમે એ આપવા બે એ બરોબર છે પણ અત્યારે કેવું નહીં કરે મારી વાત સાંભળો મેરું થઈ જાય મારી તમે થઈ જાઓ હું એ પક્ષમાં નથી રમેશભાઈ બાલુભાઈ ના સમજાયું દાદા શું કહો છો સમજાયું નહીં દાદા આજે લાગે પડી ગયું છે લોકો કઈ નિર્વહન બોલ્યા સિદ્ધાર્થમાં જ્ઞાન જ બોલત કે હું કહું છું જ્ઞાન બોલત નહીં કહેતો હા લોકો બોલો ચાલો હું ચાલો એ બોલે છે ટેપ રેકોર્ડ ટેપ રેકોર્ડ બોલે એટલે હવે બધું જ્ઞાન બોલે તમારે જ્ઞાન બોલે છે હું હા બોલું તમારે બોલો સિદ્ધાંત બોલવાનું ના રહ્યું તમને હા દાદા સ્વામી હંડ્રેડ પર્સન્ટ એનું ઉજો કરે ગેજેટેડ ઓફિસર છે